એ આવો આવો સંજયભાઈ વીણાબેન નાના નાના ભાઈ બેન આવી ગયા છે પોરબંદરમાં બેઠા બેઠા આવો આવો હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ સાંભળો સાંભળો આજે છે ને આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ હો ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે સૌથી મોટી વસ્તુ કઈ <laughs> એક દિવસની વાત છે ભાઈ બાદશાહ અકબરના દરબારમાં બિરબલ હાજર નથી બીજા દરબારીઓને તો ફાવતું જડ્યું બીરબલ વિશે ગમે તેમ એ તો બધા બોલવા લાગ્યા હો બીજા દરબારીઓ એમાંથી ચાર જણ તો ખોદણી જ કરવા લાગ્યા રીતસરની બીરબલની બીરબલની વિરુદ્ધ ફરિયાદો કરવા લાગ્યા બીરબલ તો આવો ને બીરબલ તો તેવો અને બાદશાહ તો મૂંગા મૂંગા પ્રેક્ષક બનીને સાંભળતા રહ્યા હો પછી એકદમ બોલ્યા તમે બધા હોશિયાર છો બીરબલ કરતાય ચતુર છો તો મારા એક સવાલનો જવાબ આપો આ દુનિયામાં સૌથી મોટી વસ્તુ કઈ છે બીરબલની ચાપલુસી કરનાર ચાર જણા બોલતા બંધ થઈ ગયા સવાલ સાંભળીને માથું ખંજવાળવા લાગ્યા ઓ ભાઈ બીરબલની ખોદણી કરતા હતા ને એ બધા આ જોઈને બાદશાહ તો કે કા ઉત્તર આપો કાં જવાબ આપો અને કાં તો મરવા માટે તૈયાર થાઓ બોલો આ દુનિયામાં સૌથી મોટી ચીજ કઈ છે જવાબ નહીં આપો તો ફાંસીએ લટકાવીશ ફાંસીનું નામ સાંભળીને ચારે જણ થરથર થરથર ધ્રુજવા લાગ્યા હો ભાઈ કે કાલે આપણને બાદશાહ એ લટકાવી દેશે જેને જેમ ભાવે એમ જવાબ દેવા લાગ્યા કોઈ કે કે ખુદા સૌથી મોટા કોઈ કે કે ઈશ્વર સૌથી મોટા બાદશાહ જેવું કોઈ મોટું નહીં કોઈ કે વળી એવું કીધું પણ અકબર બાદશાહ તો ગુસ્સે થયા હો આ તમારો જવાબ સાચો નથી કઈ સમજી વિચારીને જવાબ આપો નહીં તો સજા માટે તૈયાર રહેજો ચારે જણા ફટ થરતર થરતર ધ્રુજે ઓ ભાઈ બિચારા ફફડે નામદાર અરે બાદશાહ સલામત ત્રણ દિવસની મહેતલ આપો અમને ત્રણ દિવસ આપો ત્રણ દિવસમાં જાણી લાવશું કે સૌથી મોટી ચીજ કઈ છે આપી પણ ત્રણ દિવસમાં મારે જવાબ જોઈએ છે આખરે ચારે જણા બિરબલને શોધતા શોધતા બિરબલ પાસે પહોંચ્યા બીરબલ જ હવે એમને આ ઉગારી શકે તેમ હતો ભાઈ નહીતર ફાંસી નક્કી હતી બીરબલે કહ્યું હું બાદશાહના ખોફથી તમને જરૂર બચાવીશ પણ તમારે હું કહું એમ કરવું પડશે હો અરે આપ કહેશો એમ કરીશું પણ અમને બચાવો ભાઈ સાહેબ ઠીક છે કાલે આવજો બીજા દિવસે બીરબલ ખાટલા ઉપર બેઠો હતો અને પેલા ચારે જણ આવ્યા એમને કહ્યું તમારામાંથી બે જણા આ ખાટલા સાથે મને ઉપાડો એક મારો હુક્કો પકડીને ચાલે અને એક મારા જૂતા પકડીને ચાલે આમ સરઘસ બાદશાહના દરબારમાં આવ્યું હો છૂટકોઈ નહોતો ચારેય માથે મોત ભમે ત્યારે કરે શું બિચારા બિરબલનો આવો ઠાટ જોઈને બાદશાહ સલામત તો બોલી ઉઠ્યા હો અરે બીરબલ આ શું નાટક માંડ્યું છે જહા પણ આ નાટક બાટક તો કાંઈએ નથી હજુ આપને આપનો જવાબ નથી મળ્યો આમાંથી અરે બાદશાહ સલામત જુઓ સૌથી મોટી વસ્તુ ગરજ છે આ જેના માટે માણસ કાંઈ પણ કરવા તૈયાર થઈ જાય ગરજ સૌથી મોટી વસ્તુ છે ભાઈ એનો આ નમૂનો જુઓ આ ચારેય મને કેવા ઉપાડીને ચાલે છે નહીતર આ કોઈ દિવસ મારા જૂતા ઉપાડે બાદશાહે અકબરની સામે જોયું બિરબલે અકબરની સામે જોયું અને પછી અકબરે આ ચારેય માણસ સામે જોયું ચારેય તો મોં નીચું કરી ગયા હો અને સમજી ગયા પોતાની ગુસ્તાખી થઈ છે અને બાદશાહે એનો જવાબ મેળવીને બિરબલને ઈનામ આપ્યું ભાઈ તો તમને બધાને મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો